કરો દંડવત પ્રણામ જય કયા શ્લોક છે અચ્છા બે અધ્યાય અધ્યાય પંદરમો પુરુષોત્તમ એવું આગળના શ્લોકમાં આપણે જોયું કે પરમાત્મા એમ કહેવાતા ઉત્તમ પુરુષ તો અન્ય છે તે અવ્યય છે ઈશ્વર ત્રણ લોક અવ્યય ઈશ્વર ત્રણ લોકમાં પ્રવેશ કરીને તેમને ધારણ કરે છે છતાંય તેમાં વિકૃતિ નથી એવું અદ્ભુત ઐશ્વર્ય છે તો કહે છે કે વિકાર રહિત ત્રણ લોકનું ધારણ કેમ સંભવે વિકાર રહિત થી તો કહે છે કે તે ઈશ્વર છે કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ છે સર્વ વિરુદ્ધ ધર્મના આશ્રય છે તેથી તેથી આવું થાય છે પ્રકૃતિ સાથે સંબંધ રાખનાર આત્મા ક્ષર છે જે બધા જે બદ્ધ છે પણ સ્વરૂપથી અક્ષર જ છે તેનાથી ઉત્કૃષ્ટ આત્મા અક્ષર છે જે મુક્ત છે બદ્ધ અને મુક્ત એવી વ્યાખ્યા સત્વ ગુણ ને લીધે છે તત્વ બ્રહ્મ ના વિચાર થી નથી અને આ સર્વ થી ઉત્તમ જે છે તે પુરુષોત્તમ પુરુષોત્તમ માં જ એનો અર્થ આવી જાય છે કે પુરુષમાં પુરુષોમાં જે ઉત્તમ છે તે પુરુષોત્તમ હવે આ શ્લોક આપશે યસ્માત ક્ષરમ અતિતો અહમ અક્ષરાદ दपि चोत्तम अतो अस्मि लोके वेदे च प्रथित पुरुषोत्तम प्रथितः प्रथित प्रथितः पुरुषोत्तम શ્લોકાર્થ હું ક્ષરથી અતિ છું અને અક્ષરથી પણ ઉત્તમ છું તેથી લોકમાં તથા વેદમાં પુરુષોત્તમ એમ પ્રસિદ્ધ છું એવું પુરુષોત્તમ પણ મારામાં જ છે એમ પોતે કહે છે હું ક્ષરથી અતીત છું અક્ષરથી પણ ઉત્તમ છું તેથી લોક તથા વેદોમાં પુરુષોત્તમ તરીકે પ્રસિદ્ધ છું ક્ષર અને અક્ષર એ ઉભય પુરુષોથી ઉત્તમ શ્રુતિઓ મારું પુરુષોત્તમત્વ દર્શાવે છે ચૌદ લોકમાં સર્વત્ર મારું મહાત્મય જોવામાં આવતું હોવાથી લોકમાં પણ પુરુષોત્તમત્વ પ્રસિદ્ધ જ છે તેથી હું જે દેખાઉં છું તે જ સચ્ચિદાનંદ આકૃતિ વાળો છું સાધારણ મનુષ્ય તરીકે જે મારું દર્શન થાય છે તે માયાથી થાય છે એવો નિશ્ચય છે આ શ્લોકનું અનુસંધાન શ્રી ભાગવત એક દસ વીસ દસ ત્રણ નવ તથા દસ ઓગણત્રીસ એકત્રીસ ના ઉપરના સુવર્ણિમાં કરેલું છે એટલે એમ કે છે કે અહીંયા જળ જળ જગત લોક જળ એટલે અને જડ જગત છે જે ક્ષર અને અક્ષર છે તે ચેતન એ વેદમાં એ એનાથી પણ ઉત્તમ પુરુષોત્તમ છે અને એ અક્ષર અને ક્ષરથી ઉત્તમ એ પુરુષોત્તમ છે એ ઉભય પુરુષોમાં ઉત્તમ એ શ્રુતિ પણ એવું જ કે છે કે પુરુષોત્તમત્વ દર્શાવે છે શ્રુતિ અને ચૌદ લોકમાં એમનું જ મહાત્મ્ય છે વેદ અને લોક પણ લોકમાં પણ પુરુષોત્તમથી પ્રસિદ્ધ છે અને જે સચિત આનંદ આકૃતિ વાળું છે આ પુરુષોત્તમ સ્વરૂપ સચિત આનંદ આકૃતિ વાળું છે અને એ મહાત્મ્ય દર્શાવે છે આ મહાત્મ્ય થશે તો જ ભક્તિ થશે એવું સમજાવે છે અને જે સાધારણ આપણને જે દર્શન થાય છે તે માયાથી જ થાય છે એવું કહેવા માંગે છે करो चर्चा સાધારણ મનુષ્ય તરીકે મારું દર્શન એટલે આ લોક રૂપે જે પ્રસિદ્ધિ થાય છે તે કે અવતારમાં જે અવતારમાં કોઈકને સાધારણ મનુષ્ય જેવા દેખાય છે અને કોઈકને ભગવાન જેવા દેખાય છે તે અને આ જે ચૌદ લોક ની વાત કરી એમાં ભૂ ભુવ અને સ્વહ ઈ 3 લોક ની અંદર આ 14 14 લોક આવી જાય છે કે એ 3 જ લોક છે ને પછી બાકીના બીજા લોક 11 બાકીના ઉપર બીજા લોક લેવાના છે ઈ બીજા 14 લોક તો આ પૃથ્વી ની ઉપર 7 7 એવું છે કઈ એટલું ખબર છે મને એટલે मग આ 3 લોક કેવી રીતે બચ્ચો લોક બાકીના 7 ઉપર 7 એટલે લોક તેના 3 પછી ભૂભુવ અને એ એ 14 ના જે 3 ના રૂપમાં કહેલું છે હા એટલે પાઠ પાડેલા કે ઉપર લો અધો લો અને મધ્ય લો એને પછી તમે વધારે ડિટેલમાં ગણો તો ચૌદ થાય નથી સંભળાતો ના અવાજ બરોબર નથી આવતો જોજે ડિસ્ટર્બન્સ આવે છે અચ્છા બીજા કોઈ કહો તો કદાચ તમારે ત્યાં નેટવર્ક કમજોર હોય એવું બની શકે પણ પાસે બીજો કોઈ વિકલ્પ નથી અને શરદભાઈ આમન જરા સાધારણ મનુષ્ય તરીકે જે મારું દર્શન થાય તે મારાથી થાય છે તું જે વ્રજભક્તોને જે દર્શન થયા ચોર્યાસી બસો બાવન જે પ્રભુ દર્શન થયા છે તો માયા રહિત થયા છે એની માયા ખસેડીને પછી કરાવ્યા છે શું છે સમજાતું નથી એમનો પ્રશ્ન એ છે કે અવતાર કાળમાં જે ભક્તોને દર્શન થયા છે એમને માયા હટાવીને દર્શન થયેલા છે તે જ રીતે ચોરાસી દોસો બાવન વૈષ્ણવ છે એમને જે દર્શન થયા છે એમને પણ એવી રીતે થયા છે એમ પૂછવામાં શું કેવું છે તમારું ભગવાન તરીકે જ થયા છે ભગવાન તરીકે જ થયા છે એમ કે છે સચ્ચિદાનંદ સ્વરૂપ અને માયા વાળું સ્વરૂપ એ સમજાતું નથી કેવી રીતે એને સમજવું એમ સમજાવ એટલે જે ભગવાનની ઈચ્છા હતી કે જે મારા આ રૂપથી દર્શન કરે એને એમના ભગવત રૂપથી દર્શન થયા બાકીના માટે તે સામાન્ય માણસ જ હતા પ્રણામ છે મને એવું લાગે છે કે એ જે ચોર્યાસી બસવાન વૈષ્ણવો અને વ્રજભક્તો એ મનુષ્ય સાધારણ જ ના કહેવાય ને દૈવી જીવો હતા એટલે એમને એ પ્રમાણે પ્રભુના એવી રીતના દર્શન થાય એવું કહી શકાય આ વિચારી પણ થયા છે તો મનુષ્ય આકૃતિમાં ને જેને જેમને દર્શન થયા છે આકૃતિ તો મનુષ્ય આકૃતિ છે એમાં શું ભેદ એમ સચ્ચિદાનંદ અને સાધારણ એટલે માયાથી જેને દર્શન થયા છે તે એ સમજવું છે એ તો એ તો આપણે પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં જોયું ને કે ગુણ સ્વરૂપ ભેદેના એટલે જે ભક્તનો જેવો ભાવ હોય એ પ્રમાણેનો સ્વરૂપ ભગવાન ધારણ કરે છે ભક્તના ભાવ પ્રમાણે નંદ નંદ યશોદાને બાળકના રૂપે થયા ને ગોકુળ સખાઓને મિત્રના રૂપમાં થયા પણ એ મનુષ્ય આકૃતિ રૂપે જ થયા પણ એ કઈ સાધારણ મનુષ્ય તરીકે નથી થયા પણ એ ભગવાનના સ્વરૂપથી થયા છે પણ આ એમ વાત આવીને કોઈ જગ્યાએ કે કંસની સમા ભગવાન પધાર્યા ત્યારે જેનો જેવો ભાવ હતો એ પ્રમાણે એક સાથે એમને એવા દર્શન થયા પણ જેનો કશો ભાવ નતો એમને તો કોઈ સામાન્ય મનુષ્ય જેવા જ લાગ્યા એ બધી વાત આપણે કશે કરી છે કોઈ જગ્યાએ સોળસ ગ્રંથમાં મર્યાદામાં આ બધાનો આપણે સંદર્ભ લઈએ તો મનુષ્ય રૂપથી એ ભગવાન દર્શન એટલે કે એ ભક્તનો એવો ભાવ હોય છે ખરેખર તો એ સચ્ચિદાનંદ રૂપ જ છે પૂર્ણ રૂપ હા પણ એ સ્વરૂપ કેવું એમ મને એ સમજાતું સચ્ચિદાનંદ સ્વરૂપ એટલે તો જેને દર્શન થાય એને જ ખબર પડે એવું કે કઈ વર્ણવી શકાય એવું એમ પૂછું છું એક તો આપણે એટલે માસી તમારે તો બધી ખબર જ છે કે એક તો પેલા દેવકીજીને અને વસુદેવજીને ભગવાને દર્શન આપ્યા ચતુર્ભુજ રૂપથી એવું એ આપણે વિચારી શકીએ એનાથી વિશેષ તો વર્ણન કોઈ જગ્યાએ આવતું નથી ને જેવું વૈકુંઠમાં ભગવાનનું સ્વરૂપ છે એનાથી વિશેષ તો સચ્ચિદાનંદ સ્વરૂપનું કોઈ વર્ણન આવતું જ નથી ને હું એ જ પૂછું છું કે એ સ્વરૂપ ધારણ છે કે ક્યાંક એનું એવું વર્ણન છે વર્ણન છે કે સચિદાનંદ એટલે સચ્ચિદાનંદ એટલે મને નથી સમજાતું એટલે ભગવાન તો શક્તિદાન નંદાત્મક જ છે પણ જે જે જોઈ રહ્યો છે એ એની દ્રષ્ટિમાં ભેદને લીધે આ પ્રોબ્લેમ થઈ રહ્યો છે બાકી ભગવાન તો સચ્ચિદાનંદ એમનું તો સ્વરૂપનું એ એ મૂળ લક્ષણ જ છે કે સચ્ચિદાનંદ તત્વ છે તો એમાં એમાં તો એમના સ્વરૂપમાં તો કોઈ ભેદ નથી પણ જે જોઈ રહ્યો છે ચક્ષુને ચક્ષુને કારણે એ ફરક આવી રહ્યો છે જેમ કે મહાભારતના યુદ્ધમાં સૈનિકો જે ભગવાનને જોયા સો એમને એક વ્યક્તિ તરીકે વ્યક્તિ વિશેષ કે વ્યક્તિ તરીકેનું દર્શન થયા અને જે શિશુપાલને એ જે થયા એકદમ સંસ્નેના બહાર દર્શન થયા એ લોકો એ જ સાથે કૃбкаને સલાજિત હતા એ સુજે કે એમની દ્રષ્ટિને ઉપર આધારિત છે આસો ભગવાનનું તો સ્વરૂપમાં કોઈ ફરક નહી પડે ભગવાનનું સ્વરૂપ તો નિત્ય છે અને જે છે એ જ છે એમાં કોઈ વધઘટ નહી થાત મને એવું લાગે છે આગળના શ્લોકમાં એવું છે ને મોહથી રહિત પુરુષ જ મને એવા પુરુષોત્તમને જાણે છે એવું લખ્યું છે આવશે જે મોહથી રહિત છે એ જાણશે વાદી અનાદિ અજ પુરુષને જાણે છે અમિતભાઈ આપે છે ખાવા થોડું નજીક લઈ હા એટલે આગળના શ્લોકમાં એ આવે છે ને કે મોહથી રહિત પુરુષ મને એવી રીતે પુરુષો તમને જાણે છે એ આગળના આ પછીના મોહથી રહિત એ આગળના શ્લોકમાં એવું આવે છે એ મોહ આસુર છે એવું બતાવ્યું છે એટલે ને એ જ્ઞાન હોતું નથી એવું કે છે હા પણ હું એમ એમ કહું છું કે એ અનુભવિક લભ્ય છે એવું સમજી લેવાનું નહીં અથવા તો વર્ણન છે બાર પીડમ નટવર વપુ તો એવું એવી મનુષ્યાકૃતિ પણ સચ્ચિદાનંદ એમ સમજવું એ તો દરેક આકૃતિ તો પ્રભુ દરેક આકૃતિ બન્યા છે પણ જે પુરુષોત્તમની વાજાની વાત છે ને તો પુરુષોત્તમ ની સમજવું છે મારે પ્રીતિબેન એમ કે છે કે અનુભવથી તમે કહ્યું ને એ બરોબર છે અનુભવ એ તો અનુભવ કહી રહ્યા છે અનુભવ એવા સચ્ચિદાનંદ દર્શન એ અનુભવમાં આવે ત્યારે આપણને એનું સ્વરૂપ બાકી તો વર્ણનથી તો આ વર્ણન જો કાનને આંખ નથી તો આપણે વર્ણનથી તો કેવી રીતે કરી શકીશું દર્શન એમ તમે અનુભવની વાત કરશો ને એટલે જેને જેવો સાક્ષાત્કાર થાય છે એવા એવી વાત કરે ને એવી વાત કરશો ને તો બધાનો અનુભવ જુદો જુદો હોય તો તમે કોઈ સ્વરૂપ સ્વરૂપને તમે જે ક્વેશ્ચન કર્યો છે એ પ્રમાણે એ વાત નહીં આવે કે સચ્ચિદાનંદ રૂપ કેવું હોય તો બધાને સ્વીકાર્ય હોય એવું સ્વરૂપ એ નહીં થાય જો અનુભવથી ગમે કહેશો કે બધાનો ભક્ત છે કૃષ્ણ છે જેનું એક જ લક્ષ્ય તો બાળક રૂપે કે યુવા રૂપે કે પ્રૌઢ રૂપે પણ એ કૃષ્ણ નું સ્વરૂપ કેવું એમ જે વર્ણવે છે જો શાસ્ત્ર વર્ણવે છે બરહા પીડમ નટવર વપુ ભાગવતજી તો એ મનુષ્યાકાર છે તો છે પણ સચ્ચિદાનંદ અનુભવિક લભ્ય છે કે કઈ આપણને સમજાય એમાં એવું છે આ કોઈ ઓર પ્રયાસ કરો કેમ બધા ચૂપ થઈ ગયા આમાં એ વાત સમજવી પડશે સચ્ચિદાનંદમાં બધી જગ્યાએ અનુભવીએ છીએ એના માટે તો કોઈ યોગ્યતાની આવશ્યકતા છે નહીં જડનો બોધ તો આપણને થાય જ છે મૂળ પ્રશ્ન છે આનંદ આકાર આનંદના અનુભવ આનંદ જે છે એનો એક અર્થ છે આનંદ્ય કે વ્યાપકતા અથવા જેટલા પણ અપ્રાકૃત અલૌકિક ગુણધર્મો છે તે હવે જે અપ્રાકૃત અલૌકિક ગુણધર્મો પ્રભુની અંદર તો સદા સર્વદા વિરાજે છે ભગવત ધર્મો ધર્મોને કારણે ભગવાન નિત્ય છે ભગવાનના જે પણ ગુણધર્મો છે તે પણ નિત્ય છે પણ જેમ પ્રીતિબેને કહ્યું તે પ્રમાણે યથાધિકાર પ્રભુ પોતાના એ ગુણધર્મોને જેમના સામે પ્રકટ કરવાની ઈચ્છા રાખે છે એમના સામે પ્રકટ થાય છે જે ગુણો નથી પ્રકટ કરવા ઈચ્છતા એ તિરોહિત રીતે બિરાજે છે તો એક સમાજ એક જ સ્વરૂપમાં અનેક અધિકારીઓના સન્મુખ પ્રભુ પોતે વિરુદ્ધ ધર્માશ્રય કે સર્વસમર્થ હોવાને કારણે એ ગુણોમાં વિરોભાવ દ્વારા અથવા જે સન્મુખ છે ભક્ત કે વ્યક્તિ એના અધિક અનુસાર એ તારતમ્ય પ્રકટ કરી અને એને સાક્ષાત્કાર કરાવે છે હવે જે પણ કરાવી રહ્યા છે એમાં જે પ્રકટ રૂપ છે એ આનંદ રૂપ છે એમાં કોઈ સંશય નથી એટલે અગ્રપૂજાના પ્રસંગમાં જ્યારે દુર્યોધન શિશુપાલ જેવા અમુક અસુરોને બાદ કરતા જેટલા પણ ત્યાં અતિથિ હતા એ બધાને પ્રભુની દેવાદી દેવતા કે સર્વેશ્વરતામાં કોઈ સંશય હતો નહીં અને બધાએ એને સ્વીકારી તે જ રીતે વિરાટ સ્વરૂપનું દર્શન કરાવ્યું તે વખતે પ્રભુએ યુદ્ધભૂમિમાં નહીં પણ સંધિનો પ્રસ્તાવ લઈને પધાર્યા તે વખતે ત્યારે એ પોતાના વિરોધને બધા સામે દેખાડ્યું તેમ છતાં પણ કૌરવોએ એને ઇન્દ્રજાલ સમજ્યા એ રીતે માન્યું એ જાતની શક્તિ સામર્થ્ય છે એ અનેક રૂપો ધારણ કરવાની ઘટોત્કચ વગેરેની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ સ્વરૂપ મોટું કરી નાનું કરી શકીએ તરીકે એમને ખપાવ્યું એમાં એમને પ્રભુનું મહાત્મ્ય કે સામર્થ્ય ન જાણ્યું હું પોતાનું એવું વ્યાપકત્વ પ્રકટ કરે તેમ છતાં પણ જેનો અધિકાર એમાં પ્રભુના આનંદ આકારને જોવાનો નથી એને એની અંદર પણ મોહ થઈ જાય અને જ્યાં ભગવાન સર્વથા પ્રાકૃત સ્વરૂપથી પ્રકટ થાય છે અને અગર પ્રભુનો મહાત્મ્ય જ્ઞાન સંપન્ન ભક્ત છે તો જેમ ગર્ગ છે એ કરણ માટે પધાર્યા તો એ તો સાધારણ પ્રાકૃત બાલક વત જ ત્યાં બિરાજી રહ્યા છે તેમ છતાં પણ એમના અલૌકિક ગુણધર્મના નિરૂપણ કરનારા નામો એમણે નંદરાયજીને સુઝાવ્યા એટલે કહી રહ્યા છો એ તો બરોબર જ છે કે અનુભવૈક વેદ્ય છે અને અનુભવની અંદર જે આવી રહ્યું છે એમાં આનંદ જે છે પ્રભુનો ગુણધર્મ કે પ્રભુનું એ સ્વરૂપ એ કોના સામે કયામાં પ્રકટ થાય એનું કોઈ નિયત બંધારણ નથી એ યથાધિકાર છે યથાભાવ છે એટલે અક્રૂરના પ્રસંગમાં તો એ વાત આવે છે કે અક્રૂર નહીં પણ આ અક્રૂર જ કે જ્યારે વ્રજમાં પધરાવા માટે આવી રહ્યા છે તે વખતે અક્રૂરને ભગવાનને પોતાના એક જ કાલમાં રથમાં અને યમુનાજીમાં બંને જગ્યાએ દર્શન અપાવી અને પોતાનું મહાત્મ્યનો બોધ કરાવ્યો એ જ અક્રૂર જયારે દ્વારકા ગયો ત્યારે એની મતિ ભ્રષ્ટ થઈ ગઈ તો એ મહાત્મા વિસ્મૃત થઈ ગયું એ જ વ્યક્તિમાં તો જ્યાં આ જાતનું પ્રકટ મહાત્મે જેણે અનુભવ્યું છે એમની અંદર પણ આ જાતનો બુદ્ધિભેદ પ્રભુ કરી દે છે મૂળ વાત અહીંયા એ છે કે પ્રભુના તરફથી જે આ અવતાર ચરિત્ર થઈ રહ્યું છે એમાં આનંદ છે એ સર્વરૂપ છે સર્વ ગુણધર્મો છે અપ્રાકૃતિક પણ મનુષ્ય જે છે એ પોતે એને ગ્રહણ કરી શકે એવું સામર્થ્ય એનું નથી હોતું એટલે પ્રભુ વિશુદ્ધ તત્વને એક આકાર બનાવીને એમાં આનંદ આકાર પ્રભુ પોતે પધારે છે અને એને કારણે એ વિશુદ્ધ સત્વના પીબાને કારણે આપણે પ્રભુને એ રૂપમાં આનંદાકાર અનુભવ કરી શકીએ છીએ એ પ્રભુના અવતરની પ્રક્રિયા છે એટલે એવું થયું કે આપણે એવા પૂર્ણ રૂપે જોવા માટે આપણે સામર્થ્ય જ નથી પ્રભુને એટલે આપણા આપણા ગયા આપણા લેવલ ઉપર ઉતરીને આપણી જે સામર્થ્ય છે એ પ્રમાણે આપણને દર્શન દેશે એવી રીતે ને હા એ તો છે જ હવે એમ નહીં હવે જેમ અર્જુનના સન્મુખ સખાના રૂપમાં બિરાજતા હતા અને વિભૂતિ યોગમાં ભગવાને પોતાની સર્વરૂપને વિભૂતિઓ બતાવ્યા પછી જ્યારે વિશ્વરૂપ દર્શન કરાવ્યું આપણે એમ માનીએ કે વિશ્વરૂપ દર્શન છે એ પ્રભુનો આકારક સ્વરૂપ છે કે વ્યાપક સ્વરૂપ પણ એ તો અનેક રૂપોમાંનું એક રૂપ છે એવું થોડું છે કે પ્રભુ એ જ રૂપમાં સદા સર્વદા વિરાજતા હોય બરાબર બરાબર કયા રૂપને આપણે પ્રભુનું આનંદાકાર સ્વરૂપ માનીએ એ વિષયમાં કોઈ નિયતિ નથી અચ્છા બરાબર તો આપણા સામર્થ્ય આપણા ભાવના પોષક ને આપણી જે કંઈ પણ અભિલાષા છે તે અનુસાર પ્રભુ પોતાના રૂપોને ધારણ કરે છે એમાં એની આનંદરૂપતા એ અર્થમાં કહેવામાં આવે છે કે એવું જ રૂપ આપણું પણ હોવા છતાં પણ પ્રકૃતિના અધીન કે કર્મના અધીન કે કાલના અધીન આપણા એ બધા રૂપ ગુણો હોય છે અને હું એ કાલ પ્રકૃતિ સ્વભાવ વગેરેના અધીન નથી સ્વતંત્ર છે જોઈ શકે કે આપણા કાન ઇન્દ્રિયો જેને ગ્રહણ કરી શકે બુદ્ધિ જેને વિચારી શકે એવું રૂપ પ્રભુ ધારણ કરે તો જ તો આપણને સમજમાં આવી શકે જે જેને ગ્રહણ ન કરી શકીએ તેવા રૂપથી જો પ્રભુ આપણા સન્મુખ પ્રકટ થાય ભલે ને પ્રભુના એવા અનેક રૂપો હોય તો પછી આપણા કામ પણ જે કંઈ પણ છે એ દેશકાલ સ્વરૂપથી અપરિચ્છિન્ન નિત્ય અલૌકિક અપ્રાકૃત એ રૂપ છે એ અર્થમાં એને આનંદાકાર કહેવામાં આવે છે હા જી હા એટલે આ પ્રશ્ન આપણે મેં ઘણા વર્ષ પહેલા કહ્યું હતું કર્યું તો વીસ પચીસ વર્ષ પહેલા એ જ પ્રશ્ન છે આપણે એમ કહ્યું એ યથામાં પ્રપદ્યથી સમજાવ્યું હતું મને પાછું એ જ હા થઈ ગયું હા ભલે પ્રણામ હેલો હેલો જીજે ભક્ત ભાવિતાકાર લેવાય એમાં આપણે આપણે હમણાં જે ચર્ચા કરીએ ભક્ત ભાવિતા ભાવિતાકાર હા લઈ શકાય જે પણ આકાર છે ભક્ત ભાવિત છે કે અભાવિત છે એ અપરિચ્છિન્ન છે દેશકાલ વગેરેથી અને પ્રકૃતિ સ્વભાવ કર્મ એનાથી પણ એ પર છે એ વાતને આપણે સમજવી પડશે કદાચ ભક્ત ભાવિત ન પણ હોય તો પણ હા જી નમસ્કાર કાકા આમાં જે આનંદ આનંદાકારની વાત આવી ને એમાં જેમ અન્ય જેટલા પણ ભગવાનના બીજા બધા અવતારો છે એમાં ભગવાનનો કોઈ અંશથી ભગવાનનું પ્રાકટ્ય છે પણ જેવી રીતે મહાપ્રભુજી એ આજ્ઞા કરી કે કૃષ્ણના રૂપમાં જે ભગવાનનું પ્રાકટ્ય છે એ પૂર્ણ અવતાર છે હવે એમાં અસુર સંહાર વગેરેની લીલામાં તો ભગવાને પોતાના વ્યૂહ દ્વારા ક્યાં ક્યાં કરાવ્યું છે એવું મહાપ્રભુજી ભાગવતજીમાં નિરૂપણ કરે છે એના સિવાય વ્રજમાં જે ભગવાનની લીલા થઈ હવે એ બધામાં તો એ પૂર્ણાવતાર છે તો ત્યાં તો આનંદાકાર નિશ્ચિત જ છે ત્યાં તો હવે કોઈ શંકાને સ્થાન નથી એવું ન કહી શકાય કે ત્યાં પણ પછી પ્રોબ્લેમ આવશે કે જે ભાવ જે ભક્ત નું જેવો ભાવ છે એ રીતે ભગવાને પોતાના એ ને ધારણ કર્યું છે ત્યાં તો એ પ્રોબ્લેમ નથી ને ત્યાં તો મહાપ્રભુજી સ્પષ્ટ અને પૂર્ણ અવતાર તરીકે બતાવે છે અને એ આ જ વાત પોતાના ધામમાં પણ લાગુ પડશે ને કે ત્યાં આગળ પણ એ પૂર્ણ રૂપથી જ બિરાજે છે તો એ પણ એ સ્વરૂપ પણ લઈ શકાય ને જો આપણે લેવું હોય તો લઈ શકાય કે ના લઈ શકાય જેમ રજનું સ્વરૂપ લઈ શકાય એટલે મને લાગે ધામમાં તો એ કઈ બહુ ડાઉટ નથી જેમ આપણે સિદ્ધાંત મુક્તાવલીમાં મહાપ્રભુ જે રીતે આજ્ઞા કર્યું કે ગણિતાનંદ અક્ષર છે અને અગણિતાનંદ પરબ્રહ્મ કૃષ્ણ છે એના વિષયની ચર્ચા છે અહીંયા ભાનુબેનનો જે પ્રશ્ન છે ને એ પૂર્ણ અપૂર્ણતા સાથે નથી આનંદ સ્વરૂપ છે એની વાત છે અહીંયા જે કહેવામાં આવ્યું કે સામાન્ય મનુષ્યો જે મને જુએ છે સાધારણ મનુષ્ય તરીકે જે મારું દર્શન થાય છે તે માયાથી જ થાય છે એ વિષય પ્રાપ્ત કે જ્યારે અવતાર કાળમાં થયા એ દર્શન પણ તો સાધારણ મનુષ્ય તરીકે જ થયા છે તે જ રીતે અનવતારકાલીન ભક્તો છે એમને પણ જેમને જે જાતની અનુભૂતિ થઈ છે એમને પણ મનુષ્યાકારમાં જ તો થઈ છે તો એ અનુભૂતિને સચ્ચિદાનંદ સ્વરૂપ આનંદ સ્વરૂપ આપણે કેવી રીતે માની શકીએ અને એનું શું તાત્પર્ય છે એ મુદ્દો છે પૂર્ણ છે કે અંશકલા વિભૂતિ રૂપમાં છે કે વ્યૂહ દ્વારા કાર્ય થયું છે કે મૂળ સ્વરૂપથી થયું છે એ બીજો મુદ્દો છે આના સાથે જોડાયેલો હા એ આનંદન મુદ્દો છે એ નથી મારે પૂર્ણતાનો નહીં એટલે હું એ કહું છું કે આપણે જ્યારે આનંદ આકાર ભગવાન છે હેડફોન લગા લે સ્પીકર બંધ કર હેડફોન જ લગાવેલો કાકા तो मारो आवाज तने पहुंच नहीं रहे हो ऐसा हो रहा है बीच में ब्रेक हो जावे मैं बोलूं जब नहीं सुनी जाए हाँ वही बात है ठीक है हाँ એટલે હું એ કહી રહ્યો છું કે બ્રજમાં ભગવાન પૂર્ણ રૂપથી બિરાજી રહ્યા છે એટલે પૂર્ણ પુરુષોત્તમ છે અને ત્યાંની લીલા પૂર્ણ પુરુષોત્તમની છે બ્રજમાંથી પધારી ગયા પછી ભગવાનની લીલા છે એ વ્યૂહ દ્વારા છે પણ વ્યૂહ દ્વારા છે મતલબ એ હવે કૃષ્ણ ન રહી ગયો એવો તો એનો અર્થ નથી કૃષ્ણ સ્વરૂપતા તો એની સર્વત્ર છે જ અને જો એવું આપણે જો સ્વરૂપમાં ભેદ કરીએ લીલામાં ભેદ ન કરીને સ્વરૂપમાં ભેદ આપણે વિચારતા હોઈએ ना એટલે હું જે વાત કીધું કે એ સેન્સ મત છે કે લોકવેદ યાર ખોટું પડી જાય ને કે માં પ્રભુજી એમ કહે છે કે બ્રજમાં કી પધારી ગયા પછી તો વિયુ નું છે તો આ વિયુ બોલ્યો કે પુરુષોત્તમ બોલ્યો તો એવું નઈ થઈ શકે એનો બીજો તાત્પર્ય છે ভক্তોના ભાવની પોષિકા એ લીલાઓ નહીં થઈ શકે પણ જે ધર્મ સંસ્થાપનાર્થ શત્રુનાશ કે ભૂભારહરણ વગેરે જે કાર્યો પ્રભુને કરવા છે એ બધા કાર્યો પ્રભુ ત્યાં કરી રહ્યા છે તો એ વ્યૂનું ત્યાં નામ દઈ દઈ રહ્યો આવ્યું કે આ વાસુદેવ દ્વારા થયું કે આ શંકરષણ દ્વારા થયું કે આ અનિરુદ્ધ દ્વારા થયું એ જાતનું તો બ્રજમાં પણ પ્રભુએ જે અસુરોનો નાશ કર્યો છે ત્યાં પણ આપણને એ વાત કહેવામાં આવી જ રહી છે એમાં કઈ વિશેષતા નથી ખાલી એટલું અંતર છે કે ભાઈ અહીંયા મુખ્ય રૂપથી ધાર માટેનો પ્રયત્ન છે એટલે ભક્તોના ભાવની કોશિકા છે અન્ય જે કાર્ય છે એ એની તુલનામાં ઓછા થયા છે અને જો આપણે ત્યાં જઈએ મથુરા દ્વારકામાં તો એનાથી ઉલટું છે એટલે ભક્તના ભાવ પોષક લીલાનો ત્યાં ઉપક્રમ ઓછો છે અને અન્ય જે વધારે છે પણ જે જે પણ દ્રષ્ટાંત દાખલા તરીકે પાંડવો છે કે દ્વારકાવાસી જે યાદવો છે પટરાણીઓ છે એમનો ઉદ્ધાર છે કે મથુરાવાસીઓ છે એમનો ઉદ્ધાર છે એ બધા જે ઉપક્રમ પ્રભુ દ્વારા થયેલા છે એ પણ ભક્તો ધારના જ તો પ્રયત્ન છે નહીં તો ભગવાનને એવી શું જરૂર હતી કે મથુરાથી બધાને દ્વારકા સુધી લઈ જવું દ્વારકા વસાવવી તો એની કોઈ આવશ્યકતા પછી રહી નથી જતી જો ધાર પ્રયત્ન હોય તો એટલે મૂળ અહીંયા પૂર્ણતા કે આવેશ વ્યૂહ કે એ પ્રશ્ન નથી મૂળ પ્રશ્ન એ છે કે જેનો અનુભવ થઈ રહ્યો છે એ માયા સહિત આવરણ સહિત થઈ રહ્યો છે કે આનંદ સ્વરૂપનો અનુભવ થઈ રહ્યો છે મૂળ મુદ્દો અહીંયા એ છે એટલે હું જે કહેતી હતી ને એ ઠાકુરજી તરફથી કહેતી હતી કે જેમ ભગવાનના કોઈ સ્વરૂપનું દર્શન કોઈ વ્યક્તિ સામાન્ય મનુષ્ય તરીકે વિચારે કે જેમ ઠાકુરજીના લીલાકાલમાં જ કંસને એવી પ્રતીતિ છે કે આ તો નાનકડો બાલક છે કે શિશુપાલ દુર્યોધન વગેરેને એવી પ્રતીતિ છે કે આ તો કોઈ મહારથી છે પૂર્ણ પુરુષોત્તમ નથી તો ત્યાં જે માયિક પ્રતીતિ છે ભગવાનને સામાન્ય મનુષ્ય તરીકે સમજવાની તો એ તો એ મનુષ્યની બુદ્ધિની એ પ્રોબ્લેમ છે પણ ભગવાનની તો એ કૃષ્ણાવતારમાં જે પૂર્ણરૂપતા છે એ તો ઓવરઓલ આખામાં મેન્ટેન રહેવાની જ છે આપણે ભલે ને કોઈ પણ દ્રષ્ટિથી એમના સ્વરૂપને કોઈ ભક્ત પોતાના ભાવથી જોતો હોય એટલે હું એ ઠાકોરજીના સ્વરૂપના સાઈડથી એ વાત કીધી હતી આ તો બરોબર છે એટલે પ્રતીતિના વિષયમાં ભક્તની સાત્વિકતા રાજસ્થા તામસતા કે એની વિદ્યા અવિદ્યા વગેરે મેટર કરશે પણ ભગવાનની પૂર્ણ રૂપતા તો દરેક જગ્યાએ મેન્ટેન થવાની છે ભલે ને એમને કોઈ સામાન્ય મનુષ્ય કે બાલક કે અન્ય કોઈ રૂપમાં વિચારતો હોય એટલે આ વાતમાં એ પણ સમજવું જોઈએ કે જેમ કોઈ યશોદાજીને પ્રભુના બાલ સ્વરૂપની અંદર પ્રાકૃત બાલક જેવી અનુભૂતિ થઈ રહી છે અને એ અનુભૂતિ કે એવા રૂપ લીલાથી જે એમના ભાવનું પોષણ થઈ રહ્યું છે તો પ્રભુ એ લીલા કરી રહ્યા છે એમના ભાવના પોષણ માટે પણ તે વખતે રડવું ઝઘડવું ઉત્પાદ કરવા કે ભૂખ લાગવી કે ચીચી કરી દેવી સુઈ જવું આ બધી જે પ્રાકૃત મનુષ્ય જેવી ક્રીડા મનુષ્ય એ પોતાની દેહ ધર્મને અધીન થઈને એને કરતો હોય છે કે પ્રકૃતિના અધીન થઈને કરે છે ભગવાન એ લીલા એના અધીન થયા વિના પોતાના સામર્થ્યથી કરે છે પણ એવું કરવા છતાં પણ પ્રભુની એ પ્રકૃતિ વગેરેના અધીન નહીં હોવાને કારણે એની આનંદ સ્વરૂપતા જ છે એ તાત્પર્ય છે બાકી જેનો અનુભવ હશે એ તો એને કોઈ પ્રાકૃત બાલક હશે એના સાથે એને જે આનંદનો અનુભવ થશે તે જાતનો આનંદ છે પ્રભુ એને બાલક સ્વરૂપ હશે ત્યારે પણ થશે જો એમાં પ્રભુ પોતે પોતાના સ્વરૂપના બલથી એનું મન પોતાના તરફ વધારે ખેંચી લે તો વિશેષ પણ થાય આકર્ષણ અન્યથા એક માતાને પોતાના બાળક પ્રત્યે જે જાતનું વાત્સલ્ય નહીં પ્રગટ થાય એ જાતનું યશોદાજી વગેરેને પણ એમના પ્રત્યે પ્રગટ થાય છે આપણે પ્રાકૃત છીએ એટલે પ્રાકૃતવત પ્રભુ પોતાના સ્વરૂપ કે લીલાને જો પ્રગટ ન કરે તો આપણા ભક્તના ભાવનું પોષણ કેવી રીતે થઈ શકે એટલે એના માટે પ્રભુ પ્રાકૃત વ્યવહાર પ્રાકૃત નહીં પણ પ્રાકૃતવત વ્યવહાર કરે છે હા હા જે જે આજે આ વ્યૂનું બહુ સરસ થઈ ગયું આજે સ્પષ્ટ થયું આ વ્યૂનું પુરુષોત્તમ તો હાજર છે દરેક જગ્યાએ પણ કાર્યો જે કરવા છે ધર્મ સ્થાપન આદિના તો તે વ્યૂ દ્વારા કરે છે બહુ સુંદર થોડી કેટલી બધી ગુચ્ચો નીકળી ગઈ સરસ ભલે પ્રણામ હવે ઓગણીસમો શ્લોક લઉં છું જો મામ એવમ અસમુદ્ધો જાનાથી પુરુષોત્તમ સ સર્વવિધ ભજતી મા સર્વ ભાવેન ભારત શ્લોકાર્થ હે ભારત જે મોહ પુરુષ મને એવી રીતે પુરુષોત્તમ જાણે છે જે સર્વજ્ઞ મારું સર્વ ભાવથી ભજન કરે છે વિવેચન હું એવો સર્વથી ઉત્તમ શ્રી પુરુષોત્તમ હોવાથી ઉત્તમ જ્ઞાન વાળો સર્વજ્ઞ મારું અનન્યતાથી ભજન કરે છે એમ કહે છે જે મોહથી રહિત પુરુષ મને એવી રીતે અજ અનાદિ પુરુષોત્તમ જાણે છે તે સર્વજ્ઞ મારું સર્વભાવથી ભજન કરે છે મોહથી રહિત હોય તેને જ મારા પુરુષોત્તમ તત્વનું જ્ઞાન હોય છે કારણ કે મોહ આસુર છે અને આસુરોને તેવું જ્ઞાન હોતું નથી જે મોહ રહિત પુરુષ મને અજ અનાદિ પુરુષોત્તમ જાણે છે જે સર્વજ્ઞ છે કારણ કે મારા એકના જ્ઞાનથી તેને સર્વ જ્ઞાન થાય છે વળી તે સર્વાત્મ ભાવથી મારી સેવા કરે છે એટલે ગયા શ્લોકમાં જે પુરુષોત્તમ તત્વનું જે વર્ણન કર્યું અને જે મોહરહિત પુરુષ હોય છે જે જે ભગવાનને જે અજ છે અનાદિ છે અને પુરુષોત્તમ છે જાણે છે એ સર્વજ્ઞ છે અને સર્વભાવથી પુરુષોત્તમની સેવા કરે છે અને ભજન કરે છે એ બતાવ્યું આગળનો શ્લોક વીસ ઇતિ ગુહ્યતમ શાસ્ત્રમ ઇદમ ઉક્તમ માયાનધ એતદ બુદ્ધવા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યશ્ચ ભારત હે અનથ આવી રીતે આ ગુહ્યતમ શાસ્ત્ર મેં કહ્યું એ ભારત આ જાણીને બુદ્ધિમાન અને કૃતકૃત્ય થાય છે વિવેચન હવે આ અધ્યાયના અર્થનો ઉપસંહાર કરે છે હે અનંત પાપરહિત કુતર્કહીન અર્જુન આ સર્વ વેદાંતના સારરૂપ સર્વથી ગુહ્ય પુરુષોત્તમ યોગ નામનો શાસ્ત્ર સર્વ વેદાંતોથી વેદ્ય વેદાંત કરતા શ્રી પુરુષોત્તમે મેં તને કહ્યું કારણ કે તું નિષ્પાપ હોવાથી આ ગુહ્યતમ શાસ્ત્ર જાણવા યોગ્ય છે આ જાણીને હર કોઈ સામાન્ય માણસ પણ બુદ્ધિમાન શાસ્ત્ર તાત્પર્ય જાણનાર અને કૃતકૃત્ય થાય તો ભરત કુલ ઉત્પન્ન તું તેવો થાય એમાં આશ્ચર્ય શું છે એવું આમાં કઈ છે કોઈને વિચારણી હા હા જીજી હા અને એમ એમ પ્રશ્ન થયો અહીં કે જે ઠાકોરજી કે છે ને કે નિષ્પાપ હોવાથી આ ગુહ્યતમ શાસ્ત્ર જાણવા યોગ્ય છે આ જાણવાથી નિષ્પાપ નથી થવાતું એ બે વાત છે તો એ તો નિષ્પાપ છે એટલે પ્રભુએ જણાવ્યું પણ જે પાપવાળા છે એને આ જાણી નિષ્પાપ થશે એવું સમજી શકાય જાણીને નિષ્પાપ થઈ જાય હમ આ જાણશે તેના હવે પાપ તો જાય કેવી રીતે અર્જુન તો નિષ્પાપ છે તેથી એ અધિકારી છે હવે જે આ અધ્યાયના અધિકારી ગીતાજીના અધ્યાય અધિકારી જો પાપી છે તો એ તો છે જ તો હવે એને એ જાણીને નિષ્પાપ નહીં થાય જાણીને થાય કે ન થાય થાય પણ ન પણ થાય ન પણ થાય એમ ને એટલે એની નીચેની લીટીમાં એમ કહ્યું છે કે આ જાણીને હર કોઈ સામાન્ય માણસ પણ બુદ્ધિમાન બુદ્ધિમાન એટલે શાસ્ત્રને શાસ્ત્રને સમજી શકે એવો શાસ્ત્ર તાત્પર્યને જાણનાર અને કૃતકૃત્ય થાય તો ભરત કુલોત્પન્ન તું એવો થાય એમાં શું આશ્ચર્ય છે એટલે હર કોઈ સામાન્ય માણસ એટલે સામાન્ય માણસો તો બધા પાપ પાપ વાળા જ છે પણ એટલે એ બી નિષ્પાપ થઈ શકે છે કારણ કે અહીંયા એવું કહ્યું કે એ બુદ્ધિમાન શાસ્ત્ર તાત્પર્ય ને જાણનાર અને કૃતકૃત્ય કૃતકૃત્ય થવું એટલે આપણને જે જોઈએ છે પ્રાપ્ત થાય એટલે આપણે નિષ્પાપ થઈ શકાય છે એવું આ છેલ્લી બે લીધી એ તો એ તો સમજાયું પણ એમ સામાન્ય માણસ કહ્યું પાપી માણસ નથી કહ્યું એટલે મને એમ થયું કે કોઈ પાપ વાળો છે તે પણ આ જાણશે તો બુદ્ધિમાન થશે એટલે પછી પાપથી અટકશે શાસ્ત્ર તાત્પર્ય જાણીને કૃત કૃત થશે સામાન્ય માણસ તો નિષ્પાપ ના જ શકે માસી એ તો પાપી જ હોવાના બધા હવે અર્જુન જેવા થોડી હોય ગઈ બધા સામાન્ય માણસ તો અધિકારી ઉપર જશે કે એ સામાન્ય માણસમાં પણ જે અધિકારી હશે તે બુદ્ધિમાન છે એવી રીતે સમજી શકાશે એમ આ અધિકાર ઉપર નહીં જવાય જાય એમ કઉ સામાન્ય જીવ છે જે તે એ જે અધિકાર સામાન્ય બધા વાંચશે તો બધા સાંભળશે આ ભાર ગીતાજી તો નહીં થાય પણ સામાન્ય માણસમાં જે અધિકારી હશે તે થશે નિરૂપણ એ રીતે થઈ રહ્યું છે કે ભગવાને આ શ્લોકમાં અર્જુનને અનગ એવું સંબોધન કહીને શા માટે કહ્યું એનું રહસ્ય બતાવી રહ્યા છે તું પાપ રહિત એટલે આ સાંભળીને તું કૃતકૃત્ય થઈશ એટલે એનું વ્યાવર્તન જો કરીએ તો પાપ સહિત જે હશે એ નહીં થાય એવું થવું જોઈએ બરાબર હા હા સમજાય કેમ કે તું પાપ રહિત છો એટલે તું આ વાત સાંભળીને બુદ્ધિમાન પણ થઈશ પાપ થશે એ નહીં થાય એવું વ્યવસ્થાનાનું આપણે કરી શકીએ તો આગળ આના માટે કોણ અધિકારી છે અનધિકારી છે એ વિષયમાં પણ આગળ આવી જશે દંતે ના તપસ્કાય તાપસ્કાય કદાચન અને ચાશુષુષો એ વાત છે એ દૈવી આસુરીમાં જશે કે એટલે હવે જે વ્યક્તિ ગીતાનો જ અધિકારી ન હોય પછી પંદરમા અધ્યાયનો અધિકારી આપણે તેને ન માની શકીએ ને ઉપસંહાર સાથે એનો મેળ પણ તો કરવો પડશે સામાન્ય માણસ હશે ને એટલે જે અનધિકારી છે એને છોડીને સામાન્ય એવો જરા આપણે લેવો પડે એક વાત એવા વાત સમજો કે આ મૂલ શ્લોકમાં આ વાત નથી વિવેચક પોતે આ પોતાના તરફથી કહી રહ્યા છે મૂલમાં તો આ વાત આવી નથી વિવેચકનો અભિપ્રાય શું છે ફરી પાછું આપણને ટિકિટ કપાવી પડે નાનુભાઈ મને લાગે છે નાનુભાઈ આ લખ્યા પછી આટલી નિષ્ઠાથી એક એક પંક્તિના નો કોઈ ચિંતન કર્યું હોય તો આપણે જીએ લાગે આપણને યાદ તો બહુ કરતા હશે આપણે જતા નથી એટલી મુશ્કેલી ઉપર ફૂલની માળા લઈને ઉભા આવો આવો નાનુભાઈ ને મળીશું સત્સંગ કરીશું તાનુભાઈ આપણા શાંતિભાઈ તલાટી ત્યાં રહેતા ને કારેલી બાગમાં હા એમના એમના પડોશી હતા એવું આખો દિવસ લખ્યા કરતા હતા એ એમને ખબર જ ન પડી કે આટલી મોટી વિભૂતિ એમના બાજુમાં રહેતી હતી તો <laughs> સારું ચાલો પ્રણામ અહીંયા આપણો થયો હવે સોળમો અધ્યાય